ઈચ્છા કોને થાય છે ખરી રીતે કોઈને ઈચ્છા નથી જે જે આત્મા તરીકે છે એ કોઈને ઈચ્છા નથી આ તો ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે આ તો જૈન ધર્મે આત્માને ઈચ્છાવાન ઠરાવી દીધો છે અત્યારે આત્મા ઈચ્છાવાન હોય ને તો તો પછી એ ભિખારી જ છે આત્મા ઈચ્છા કરે જ નહીં આત્મા તો પરમાત્મા છે એને ઈચ્છા હોય આત્મા પોતે વિતરાગત છે પહેલેથી આ તો ભ્રાંતિથી ઈચ્છા ઊભી થઈ છે અહંકારમાં ઈચ્છા ઊભી થઈ છે જ્યારે અહંકાર નહીં હોય તો ઈચ્છાએ નહીં હોય આ તો અહંકારની ઈચ્છા છે આત્માની ઈચ્છા હોતી હશે તો તો પછી આ વાઘરીને એમાં કંઈ ફેર રહ્યો નહીં આત્મા પોતે પરમાત્મા છે અને એને કોઈ ચીજની જરૂર નથી પહેલેથી એ નહોતી અત્યારે એ નથી ને ભવિષ્યમાં પણ હશે નહીં આ તો પોતે અંતરાયો છે જો અહંકાર જતો રહે એનો વિલય થઈ જાય તો કશું જ નથી મોક્ષ જ છે ઈચ્છા જ નથી પછી તો અત્યારે તો જૈન માર્ગમાં અને બીજા બધા માર્ગમાં કહે છે ને કે આત્માને તો ઈચ્છા ખરીને અલ્યા ભાઈ આત્માને જો ઈચ્છા હોય તો એ આત્મા જ કેમ કહેવાય આત્માને જો ઈચ્છાવાન કહો તો એ દ્રવ્યને જ જાણ્યું નથી તમે પિત્તળને અને સોનાને ઓળખતા નથી તમે પિત્તળને સોનું કહો છો સોનું તો એના પોતાના ગુણધર્મમાં છે પરમાત્મ સ્વરૂપમાં છે અત્યારે પણ પરમાત્મ સ્વરૂપમાં બેઠેલું છે એ પરમાત્મ સ્વરૂપ એનું કોઈ દાડોએ ચૂક્યા નથી ભલેને જંજાળમાં આવ્યા છે પણ જંજાળમાં એ પોતે ચૂક્યા નથી એમાં એમનું જ્ઞાન અંતરાયું છે બીજું કશું અંતરાયું નથી જ્ઞાન દર્શન અંતરાયું છે તેનાથી એમને કંઈ નુકસાન નથી જેને આ અહંકાર છે એને નુકસાન છે એમને શું નુકસાન એમને તો મહી પરમાનંદ છે પોતે અનંત સુખનું ધામ છે રાત્રે ઊંઘી જાય ને તો ગાંડાને પણ સુખ આવે જો સારો ઘસઘસાટ ઊંઘી જાય ને તો એ એનામાં થોડોક એનો આત્માનો અણસારો માલમ પડે કે મારું હારું સુખ અંદર છે કારણ કે કોઈ વિષય રાત્રે આવ્યા નથી કોઈ વિષય રાત્રે ઊંઘમાં ભોગવ્યા નથી એમને એમ ઘસઘસાટ ઊંઘી ગયો તો શાથી સુખ આવ્યું તે આ મશીનરી બધી બંધ થઈ ગઈ અહંકાર બંધ થઈ ગયો અહંકાર રૂપી મશીનરી બંધ થતાની સાથે સુખ ઉત્પન્ન થાય એટલે પછી એને થયા કરે કે બહુ સરસ ઊંઘાવી હતી બહુ સરસ ઊંઘાવી હતી